चिन्ताचिन्तानहन्तारो पादाम्बुजरेणवत् प्रियाणां तान् निजाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वदुःखादिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्द अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाशयम् चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराभिषायणम् लक्ष्मीसहस्रलीलाभि दिव्यमानं कलाभि चतुर्दिश्च चतुर्दिश्च चतुर्दिश्च तथा षड्विराजते रोषौ या फिर बाकी से आवर्तन करो वाचन શરણાગત શિષ્યએ ગુરુની સેવા કરવી ગુરુની આજ્ઞાનું પાલન કરવું શાસ્ત્રાનુસારી ગુરુની આજ્ઞા ભગવદ આજ્ઞા સમાન જ છે તેમ ગુરુમાં શ્રી હરિની ભાવના કરવી ગુરુનો ભય પણ રાખવો ગુરુની શાસ્ત્રાનુસારી આજ્ઞાના પાલનમાં જ સિદ્ધિ છે તેમ જાણવું આ પ્રમાણે શરણાગત શિષ્યાયું રહેવું એટલે આમાં શિષ્યનું કર્તવ્ય બતાવી રહ્યા છે કે એક શિષ્યએ પોતાના ગુરુની ગુરુના શરણાગત રહેવું અને તેમની સેવા કરવી ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ શાસ્ત્ર અને શાસ્ત્ર જે શાસ્ત્રાનુસારી ગુરુ એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ જેવી રીતે હા શાસ્ત્રાની શાસ્ત્રાનુસારી ગુરુની આજ્ઞાનું પાલન કરવું કેમ કે ગુરુ છે તે શાસ્ત્ર ને તો જાણતા જ હોય તો તેમની આજ્ઞા પણ હોય છે તે શાસ્ત્ર શાસ્ત્ર ના સંબંધિત આજ્ઞા તે કરતા હોય છે તો તે શાસ્ત્ર અનુસારી ગુરુની આજ્ઞાનું પાલન કરવું અને અને તેમની જે આજ્ઞા છે તેમને ભગવદ આજ્ઞા એમ એ જ સમજવું જોઈએ અને અને ગુરુ છે તેમાં ઈશ્વરની એટલે હરિની ભાવના રાખવી અને ગુરુથી હંમેશા ડરવું જોઈએ ગુરુની શાસ્ત્રાનુસારી આજ્ઞાના પાલનમાં જ સિદ્ધિ છે અને ગુરુ જે શાસ્ત્રના અનુસાર જે આજ્ઞા આપણે આપે છે તેનામાં જ આપણે આપણો ઉદ્ધાર છે અને તેમ એટલે તેવું જાણવું આ પ્રમાણે શરણાગત શિષ્ય એ રહેવું એટલે આવી રીતે ગુરુની આજ્ઞાનું પાલન કરી અને ગુરુ ગુરુ શરણાગત રહેવું માં કઈ છે સમજમાં આવ્યું ભક્તવૃંદાન નમેત અર્ચેત દૃષ્ટવા હૃષ્યેત સમાન સમાનયેત ભક્તે ભક્તેષ્વેવમ હરિમ સાક્ષાત પ્રસાદેન વ્યવસ્થિતમ ભક્તોને પ્રણામ કરે ભક્તોને પ્રણામ કરે તેમનો સત્કાર કરે પોતાના ઘરમાં ભક્તોને આમંત્રે આમંત્રે ભક્તના હૃદયમાં ભગવાન સદા પ્રસન્ન પ્રસન્ના પ્રસન્નતા ભક્તના હૃદયમાં ભગવાન સદા પ્રસન્નતાથી બિરાજે છે તેથી ભક્તોમાં ભગવાનને જુઓ જુએ એટલે ભક્તોને પ્રણામ કરે એટલે ભગવત સ્મરણ ભગવત સ્મરણ અલગ વસ્તુ છે પ્રણામ અલગ વસ્તુ છે એટલે આદર આદર સહિત આદર સહિત પ્રણામ એટલે પ્રણામ એટલે પગે લાગવું હાથ જોડવા હા હાથ જોડવા પ્રણામ તેમનો સત્કાર કરે અને તેમને એટલે તે ક્યારે આવે તો તેમનો સારી રીતે સ્વાગત ને તેવું કરવું જોઈએ એટલે કરે પોતાના ઘરમાં ભક્તોને આમંત્રે અને પોતાના ઘરે ભક્તોને આમંત્રણ આપે ઘરે આવવા માટે ભક્તના હૃદયમાં ભગવાન સદા પ્રસન્નતાથી બિરાજે છે તેથી ભક્તમાં ભગવાનને જુએ એટલે ભક્તના હૃદયમાં ઠાકુરજી બિરાજે બિરાજે છે તો ભક્ત ભક્તમાં હંમેશા આપણે ઠાકોરજીના દર્શન કરવા જોઈએ એટલે તેમના અપમાન કરવા સ્વીકારવું જોઈએ વિના ભક્ત પ્રસંગેન સદગુરો કૃપયા વિના શ્રી ભાગવત શાસ્ત્રેણ વિના ભક્તિ કથમ ભવેત ભક્તાનો સંગ કરો ભક્તો ભક્તો ભક્તોનો સંગ કર્યા વિના સદગુરુની કૃપા વિના તેમજ શ્રી ભાગવત શાસ્ત્રના અધ્યયન મનન વિના શ્રી કૃષ્ણમાં ભક્તિ કેમ થઈ શકે એટલે સારો સંગ ભગવદીયનો સંગ ગુરુની કૃપા અને ભાગવતજીનું પારાયણ ચિંતન તેના વગર શ્રી ઠાકોરજીની ભક્તિ આપણે કઈ રીતે થઈ શકે કર્તવ્ય શું સમજાય તેથી એટલે આપણે સારો સત્સંગ સત્સંગ કરવો ભાગવતજીનો પારાયણ કરવો અને અને ના સમજાય તો કંઈ પૂછવા વિશેષ કેવું હોય વિના આમાં એટલે એના પહેલાના શ્લોકમાં આવ્યો ને કે ભક્તિ કેવી રીતે એમાં સિદ્ધ થાય નહીં આ શ્લોકમાં કે પછી આમાં તો પહેલા ગોપીનાથજીએ કહ્યું હતું કે આ બધું અલગ છે કે ધર્માર્થ ને કામ માટે છે તો આમાં આ બધું કઈ રીતે સંભવ કૃપા કૃપા અને ભક્તોનો સંઘ પછી શ્રી ભાગવતજીના શાસ્ત્રનું અધ્યયન શ્રી ગોપીનાથજીએ એવું કહ્યું કે ઠાકોરજીની ભક્તિ જ ભક્તિથી જ સંગ ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે આ બધું ધર્માર્થ કામ માટે છે એમ એવું ક્યાં કહ્યું છે જેમ આગળ એની આગળ એના પછીના શ્લોકમાં ભક્તોનું કીધું કે ભક્તમાં પણ ભગવાન બિરાજી રહ્યા છે એમનું વર્ણન કરવું અને આગળ જેમ કીધું કે શાસ્ત્રનું મનન સ્મરણ કરો એટલે એ ત્રણ હું ખાલી કોન્સેપ્ટ કે આ ત્રણનું જો ના હોય પ્રોપરલી તો એના વગર ભક્તિ સારી રીતે ના થઈ શકે એટલે એ ત્રણ આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે પુષ્ટિ ભક્તિમાં આમના પ્રશ્નનું સમાધાન જે કીધું ને કે એને ધર્મ કામ એના માટે તો નથી પણ શાસ્ત્ર છે તો ગુરુ છે તો શાસ્ત્ર અનુસાર આજ્ઞા આપે છે એ આગળ કહ્યું શાસ્ત્ર કેના માટે છે તો આગળ ગોપીનાથજી કહ્યું ને કે ધર્મ અર્થ અને કામ માટે હા એટલે પણ આમાં ગુરુ નું પેલા લક્ષણ ને બતાવે ને કે જે આપણા સ્વધર્મ પર ચાલતા હોય ને જે એમને અનુસરતા હોય એવું પણ એનો પણ આપણને આગળ ગુરુના લક્ષણમાં આપણે જોયું એટલે એ જ ગુરુ ગુરુનો સંદર્ભને થોડો સારી રીતે તાજુ કરી લેશો ને તો તમને ખ્યાલમાં આવશે કે શ્રી ગોપીનાથજીએ જે આગળ આજ્ઞા કરી એને કયા દૃષ્ટિકોણથી સમજવી જોઈએ ધ્યાન જોઈ જશે પ્રસંગ આવ્યો હતો એ બાવીસમી કારિકામાં ચુમ્મોતેરમો પૃષ્ઠ એનો આરંભ થયો હતો ષોડશ સંસ્કાર પછી શૌચાચારનું પાલન પ્રતિદિન કરવાના શાસ્ત્રમાં કહેલા જે ધર્માચરણ છે તેમાં સ્નાન સંધ્યા જપ વગેરે આ બધું એ અવશ્ય કરવું જોઈએ એમ ઉપદેશ આપ્યો એટલે વર્ણાશ્રમ ધર્મ દેહ ધર્મનું પાલન પછી ગોપીનાથજીએ પ્રશ્ન વિચાર્યો છે કે આટલું કરવા જતા તો પછી બીજું કંઈ કરવાનું બચતું જ નથી કેમ કે એ જેટલું સમય લે આ બધા શાસ્ત્રીય કર્તવ્યો એ સમય એટલો બધો છે કે પછી ભગવત કાર્ય તો કંઈ બચે નહીં કરવા બીજી વસ્તુ એ છે કે જે સમય તે તે કર્મ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે તે સમય અને ગુરુ સેવાનો સમય પણ એક છે સમય પણ આસપાસ ટકરાય છે બંને કર્મ માટે તો વૈષ્ણવોએ જે દ્વિજ છે એમણે આ બંનેને સાથે રાખીને કેવી રીતે ચાલી શકે તો એક વિકલ્પ એ છે કે કોઈ પણ એકને પકડો યા તો તમે શાસ્ત્રીય કર્તવ્યનું પાલન કરો વર્ણાશ્રમ અથવા તો ભગવત ધર્મનું કરો બીજો વિકલ્પ એ છે કે બંને અડધું અડધું કરો ત્રીજો વિકલ્પ એ છે કે એકને મુખ્ય માનો બીજાને ગૌણ માનો ત્રણ વિકલ્પો તો છે ચોથો વિકલ્પ એ છે બંનેને છોડી પણ એ તો વિકલ્પ નથી બંનેને અધૂરા બધુરા કરવા જતા બેમાંથી કંઈ પણ હાસિલ થાય એટલે એ વિકલ્પનો વિચાર આપણે નથી કરી શકતા પહેલો વિકલ્પ એ છે કે એકની મુખ્યતા અને બીજાની ગૌણતા એમાં કોને મુખ્ય માનવું કોને ગૌણ કરવું એ સંદર્ભમાં ગોપીનાથજી આપણને માગ્યા કરે છે કે અતત તદનુરોધે ન નિત્ય કર્મ કૃતિર્વરા ભગવત ધર્મના અનુરોધથી શાસ્ત્રીય નિશ્ચિત કર્મ છે એ કરવા અન્યથા શું પૃથિવ્યર્થા જો ભગવત ધર્મને મુખ્ય ન માનીને ગૌણ માનીને જો શાસ્ત્રીય કર્મો ઉપર ભાર આપવામાં આવે તો એવી જાતના કૃતિ છે એ વ્યર્થ છે કેમ ત્રૈવર્ગી વિષય આવ્યો એનો હેતુ આવ્યો શાસ્ત્રીય કર્મ જે છે બહુ મોટું તમને ધર્મ અર્થ અને કામનું ફલ આપી શકે છે એની તુલનામાં ભગવત ધર્મ છે એ અનેક દરજ્જે શ્રેષ્ઠ છે ભગવત ધર્મનું પાલન કર્યા પછી જે સમય બચે એમાં અન્ય દેહ ધર્મનું પાલન કરવું જોઈએ એમાં આ ભગવદીનો સંગ કે ગુરુની આજ્ઞાનું પાલન એ છે નથી આવતું કે એ તો ભક્તિ માર્ગની કર્તવ્ય છે સમજાય પણ અહીંયા પણ એટલું ચોક્કસ કહી શકાય કે કોઈ વ્યક્તિ ભગવાનને ગૌણ બનાવીને ભક્ત અને ગુરુના સેવનમાં જ તત્પર બની જાય તો તો એનો કોઈ અર્થ નથી રહેતો પ્રભુની મુખ્યતાથી જ ભગવતીઓનો એટલે વૈષ્ણવનો સત્કાર અને ગુરુનો સત્કાર પણ કરી શકે ચેતસા વિના વિના નૃત્યેન ગાનેન હરિપ્રીતિ કથમ ભવેત જ્યાં સુધી પ્રભુના કીર્તન કરતા ભગવત ભાવ ભાવાવેશથી કંઠ ગદગદિત ન થાય પ્રભુનું સ્મરણ કરતા ભગવ ભગવ પ્રેમ ભગવત પ્રેમ પ્રેમથી હૈયું ભરાઈ ન આવે અને નૃત્ય ગાન સહિત ભગવત ભજન ન થાય ત્યાં સુધી પ્રભુમાં પ્રેમ કેમ થાય એટલે જ્યાં સુધી આપણે ઠાકોરજીમાં જ આપણું કીર્તન કરતા સમય એટલે ઠાકોરજીનું નામ લેતા સમય આપણા આપણામાં ભગવત આવેશ ન આવી જાય એટલે ઠાકોરજી થી એકદમ સ્નેહ એવો ન થઈ જાય અને આપણું કંઠ ગદ ગદ ગડગડા થઈ જઈએ ને આપણે એટલે એવી અવસ્થા ન આવે ત્યાર સુધી અને એટલે જ્યાં સુધી આપણે ઠાકોરજીનું નામ લેતા હોઈએ ત્યાં સુધી અને ભગવદ આવેશ આપણામાં ન આવે અને આપણું કંઠ ગદગદની ગદગદિત ન થઈ જાય અને પ્રભુનું સ્મરણ કરતા સમયે અને ઠાકોર ઠાકોરજીના પ્રેમના એટલે આપણે જ્યારે ઠાકોરજીનું સ્મરણ કરતા હોઈએ ત્યારે આપણું મન તે પ્રેમથી ન ભરાઈ જાય ન ભરાઈ આવે ભરાઈ ન આવે એટલે આપણે ઠાકોરજીમાં એકદમ આપણું મન પ્રવણ ન થઈ જાય અને નૃત્ય ગાન સહિત એટલે ભગવત આવેશ આપણે આવી જાય એટલે નાચવા લાગીએ નાચવા લાગીએ ગાવા લાગીએ એવી રીતે ન થાય તો ત્યાં સુધી પ્રભુમાં મન ન લાગી શકે એટલે આવું બધું પ્રેમ કેમ પ્રેમ કેમ થાય પ્રભુમાં તો આ બધી અવસ્થા આમાં કર્તવ્ય શું હંમેશા ઠાકોરજીના આપણે કોઈ પણ કાર્ય કરતા એટલે કરીએ તો આપણે પૂર્ણ કર્તવ્યતા પૂર્વક કરવી જોઈએ અને ઠાકોરજીની કોઈ પણ કાર્ય કરીએ તો તેમાં તો તેમાં પૂર્ણ ભાવ વડે તે વસ્તુ કરવી જોઈએ આપણે ઠાકોરજીની કોઈ પણ આપણે સેવા કરીએ ત્યારે એટલે કીર્તન કરતી વખતે રડવું જોઈએ એવું કર્તવ્ય આમાં નીકળે છે નહીં પૂર્ણ ભાવથી કરવો જોઈએ કીર્તન રડવાનું ચાલે આમ કમ્પલસરી રડવું એવું એવું અંદર એ ક્યારે આવે એવું એટલે રડવું જેવું કઈ જરૂર નથી ખુશીમાં નાચવા લાગે કોઈ ગાવા લાગે રડવા લાગે હસવા લાગે પ્રભુનું નામ સ્મરણ કીર્તન કરતા એવું ક્યારે શક્ય બને જ્યારે આપણે ઠાકોરજીમાં એકદમ મન લાગી ગયું હોય અને આના અલાવા બીજું કઈ ન હોય તો તે અવસ્થામાં અને આપણે ઠાકોરજીના નામ ને બધું લેવામાં આનંદ આવતો હોય તો તે અવસ્થામાં આમાં એ સમજવાનું છે આ જે વિષય છે એ શ્રીમાં ગોપીનાથજી ગુરુ અને ભક્ત એના સંઘ પછી આ વાત થઈ રહ્યા છે કે વૈષ્ણવ અને ગુરુ એમાં પણ તમારે આદર પ્રેમ રાખવો જોઈએ એ ત્યારે શક્ય બને આગળ ગુરુની ઉપયોગીતા શા માટે છે એનું નિરૂપણ કર્યું ત્યારે શ્રી ગોપીનાથજી એ વાત સમજાવ્યું કે ભક્તિ જે છે એ પ્રભુના મહાત્મ્યથી થાય મહાત્મ્યનું જ્ઞાન શાસ્ત્ર દ્વારા થાય શાસ્ત્રનું જ્ઞાન ગુરુ દ્વારા થાય ગુરુ છે એ બધાના મૂળમાં છે ત્યાં સુધી ગૌરવમુખથી શાસ્ત્રનું આપણે અધ્યયન શ્રવણ ચિંતન ન કરીએ ત્યાં સુધી પ્રભુનું મહાત્મ્ય ન સમજાય ત્યાં સુધી આપણને પ્રભુ પ્રત્યે આદર ન થાય પ્રેમ ન થાય તે જ રીતે જે ભક્તોએ આવી રીતે શાસ્ત્રના દ્વારા ભગવત મહાત્મ્યને સમજ્યા છે ભક્તના અંદર ભક્તિભાવ પ્રભુ પ્રત્યે જાગી ગયો છે એવા ભક્તનો સંગ જ્યાં સુધી આપણે ન કરીએ ત્યાં સુધી આપણા અંદર પણ એ ભક્તિભાવ જાગી જશે તો ગુરુનો સંગ એ ભક્તનો સંગ એ ભગવત ભક્તિને પ્રગટ કરવામાં સહાયક બને છે ત્યારે એવા સંગને આપણે પ્રાપ્ત કરીએ પ્રભુનું શ્રવણ કીર્તન સ્મરણ કરીએ તો એના અર્થને તાત્પર્યને એના અંદર રહેલી ભાવના છે એને પણ આપણે સમજતા થઈએ એ સમજમાં આવે તો પછી પ્રભુનો આવેશ થાય કેવલ શબ્દોનો કે રાગ તાલ માત્રનો આપણે અનુસંધાન રાખીને એને કીર્તન આદિ કરીએ કે નૃત્ય કરીએ તો એમાં એ આવેશ ના આવી શકે એ સંગીતને કારણે આવતો આવેશ હોઈ શકે જે કોઈને પણ લય તાલમાં કોઈ પણ એવું વાદ્ય વાગતું હોય તો આપણા શરીરમાં એ જાતનું થનગનાટ આવી જાય એ જુદી વસ્તુ છે જે શબ્દોનું આપણે શ્રવણ કીર્તન કરી રહ્યા છીએ એના અંદર રહેલો જે ભાવ છે એનો અર્થ તાત્પર્ય છે એને જો આપણે સમજીએ તો પછી અંદરથી ભગવત ભાવ જાગૃત થાય એટલે આ જે कारिका में निरूपण कर आना पहला कारिकाओं से आ रीते जोड़ा नहीं तो आ एकदम अलग वस्तु हो दैवी येषा गुणमयी मम माया दुर दुरत्यया मामेव ये प्रपद्य प्रपद्यन्ते माया तर तरंतिते આ ગુણમયી મારી દૈવી માયા કષ્ટથી જીતી શકાય તેવી છે તેથી જે મારા શરણે આવે છે તે જ મારી આ માયાને તરી શકે છે માયા માયા એટલે શું કહેવામાં આવે માયા એટલે ભગવાનની શક્તિ છે આ કારિકામાં પ્રભુ ભક્તિની અંદર આવતી અડચણ છે એનું નિરૂપણ કરવામાં આવે છે કયા કારણે આપણો ભાવ પ્રભુમાં વધતો અટકી શકે કે ન જાગે પ્રતિબંધક શું અને એ પ્રતિબંધના નિવારણનો ઉપાય શું એ કહેવામાં આવે છે જે માયા છે એ પ્રતિબંધક છે પ્રભુની શરણાગતિ એ માયાને દૂર કરનારી છે સમજાય कष्टि के कर्ता केवल सृष्टि अरे सृष्टि के कर्ता केवल भगवान है तासो ये सृष्टि भगवत आत्मिका है सो यह सृष्टि में पुष्टि जीवन जीव को भजना भजनानंदानुभा भजना नंदानुभाव के प्रदान भव के प्रदानार्थ प्रकट किए हैं तासो पुष्टि जीवन जीव को भगवत भगवत ग्रहार्थ नियोजित करनो भगवत सेवा करनो हूँ भगवत सेवा ही है हम्म। हम्म। क्रीडार्थम पूर्व स्वात्मना स्वात्मक जगत तत्र काय भवाष्पुष्टि लीला सृष्टि अनु अनुत्तमा ભગવાને પ્રથમ તો ક્રીડા માટે પોતા પોતાના વડે સ્વાત્મક એટલે કે ભગવદ આત્મક જગતને પ્રકટ કર્યું તે જગત તે જગતમાંના દૈવી જીવો જીવોનો પોતાની કાયાથી પ્રગટેલી પુષ્ટિ સૃષ્ટિની ઉત્તમોત્તમ લીલામાં અંગીકાર કર્યો એટલે ભગવાન જે છે તેમણે ભગવાને ભગવાને પોતામાં પોતામાંથી પોતાની ક્રીડા માટે સૃષ્ટિ જે છે તેમને તેને પ્રગટ કરી છે એટલે ઠાકોરજીએ એમનામાંથી એમની ક્રીડા માટે એક સૃષ્ટિને પ્રગટ કરી છે જગતમાં દૈવી જીવોને પોતાની કાયાથી પ્રગટેલી પુષ્ટિ સૃષ્ટિને ઉત્તમ તો આ જે સૃષ્ટિ છે તેમાં જગતમાં સૌથી જે ઉત્તમોત્તમ જે લીલામાં અંગીકાર જેમણે ઠાકોરજીએ તેમને કર્યો છે સૃષ્ટિમાં તે પુષ્ટિ સૃષ્ટિ છે એટલે પૂરી સૃષ્ટિ સ્વાત્મના સ્વાત્મકમ જગત એમ શ્રીગોપીનાથજી કહે છે આમ જોવા જઈએ તો સમગ્ર સૃષ્ટિ પ્રભુમાંથી જ પ્રકટ થઈ છે અને ભગવદ રૂપ જ છે કે સૃષ્ટિનો કોઈ પદાર્થ એવો નથી કે જે પદાર્થ ભગવાન સિવાય કોઈ અન્ય વસ્તુથી બનેલો હોય અથવા ભગવાન સિવાય કોઈ અન્ય બનાવ્યો હોય પણ ખાસિયત એ છે કે જે પુષ્ટિ સૃષ્ટિ છે એ પ્રભુના કાયાથી પ્રકટ થયેલી છે આ જે બે વાત છે ને એને ધ્યાનથી સમજવી જોઈએ તમારો પુષ્ટિ પ્રવાહ મર્યાદા વેદનો આ વિષય છે ગુરુ જગત જ્યારે અને જીવો પણ પ્રભુમાંથી જ પ્રગટ્યા છે અને પ્રભુ જ બન્યા છે તો કોઈ વસ્તુ શ્રેષ્ઠ છે કે કોઈ એનાથી ઉતરતી કક્ષાની કોઈ અધમ કક્ષાની એમ કેવી રીતે હોઈ શકે સમજાય પણ એમાં અંતર પડે છે અંતર કેવી રીતે પડે છે કે જેમ આપણું શરીર છે એ શરીરમાં નખશિક સુધી આપણે જ છીએ તેમ છતાં પણ વાળના કે પગના તળિયાની ચામડી વગેરેમાં આપણને સંવેદનાભૂષી અનુભવાય કોઈ આગનો તણખો આપણા શરીરના કોમલ હિસ્સામાં પડે અને એ જ આગના તણખા ઉપર આપણો પગની એડી છે એ પડે એના ઉપર તો આપણને ફરક પડે કોમલ અંગ છે ત્યાં ચેતના વધારે હોય સંવેદનશીલ વધારે હોય ત્યાં આપણને વધારે બળતરાનો અનુભવ પગના સળિયા છે એની તુલનામાં કઠોર હોય તો થોડી વાર પછી આપણને એની ગરમીનો અહેસાસ થાય કે કોઈને ન પણ થાય તો આખું શરીર આપણું છે તેમ છતાં પણ આપણા શરીરમાં જે ચૈતન્ય છે કેટલાક અંગોની અંદર વધારે તીવ્ર હોય છે ક્યાંક ચૈતન્ય છે થોડું પાછળ તરકેલું હોય છે એટલે નખવાળને આપણે કોઈ સાધનથી કાપી દઈએ તો પણ આપણને કોઈ વેદના નથી અનુભવાતી પણ નખને કાપવા જતા ક્યારેક ગલતીથી નેલ કટર ચામડીને કાપી દે તો આપણને હલ્લા મચાવી દે હવે એ બધું આપણો જ અંગ છે તેમ છતાં પણ ત્યાં થોડો ઘણો અંતર છે કે નહીં એવી રીતે સમગ્ર સૃષ્ટિ છે એ ભગવદ રૂપા જ છે તેમ છતાં પણ કેટલાક સ્થાનોમાં ભગવાનનો પોતાનો પ્રવેશ વિશેષ છે ત્યાં પોતાના ગુણો સાથે એ સ્વરૂપ આત્મના પ્રભુએ એને અંતરંગ જીવ તરીકે પોતાના સ્વીકાર્યા છે એટલે એની ખાસિયત છે એને વિશેષ ફલ પ્રભુ પ્રદાન કરે છે વિશેષ સુખ મળે છે એવું સૌભાગ્ય કે એવી કૃપા દરેકના ઉપર પ્રભુએ નથી કરી તો અન્ય જીવો છે એ પુષ્ટિ સૃષ્ટિની તુલનામાં એટલા શ્રેષ્ઠ નથી સમજાય કરો વામાંશ સંભવાનાંતુ ભજનાનંદલબ્ધયે વિસૃષ્ટાનામ તતો નિર્ષામ નાન્યા સાધન પદ્ધતિ પ્રભુના વામ અંશથી પ્રકટ થયેલા જીવો કે કે જેને ભજનાનંદનું દાન કરવા માટે પ્રભુએ પ્રકટ કર્યા છે તેઓ માટે આ આ સિવાય બીજો કોઈ ઉપાય નથી પ્રભુના જે વામાંશ છે જે ડાબો ભાગ તો તેમાંથી જે પ્રગટ થયે તેમાંથી જે પ્રગટ થયેલા જે જીવો છે તેમને પ્રભુએ ભજન ભજનાનંદનો દાન કરવા માટે તેમને પ્રગટ કર્યા કર્યા છે તો એમના માટે બીજો કોઈ તેનો ઉપાય જ નથી એના અલાવા કંઈ કરવાનું એટલે પ્રભુમાં જ એટલે આ જે કાર્ય છે તેમાં ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવે પ્રભુએ આ સૃષ્ટિ છે એ પોતાની રૂપ સેવા માટે પ્રગટ કરી છે અને એ અન્યથા ન ભવે એટલે ભગવત ભક્તિ કે ભગવત સેવા સિવાય અન્ય કોઈ ગતિ એ જીવની થતી નથી એ જ વાત અહીંયા પણ આગળ કહી રહ્યા છે કે આજે વામાન શક્તિ પ્રગટ થયેલી જે પુષ્ટિ સૃષ્ટિ છે એને પ્રભુ પોતાની ભગવત સેવાનો આનંદ પ્રદાન કરવા ઈચ્છે છે અને તે માટે ખાસ આ જીવોની સૃષ્ટિ પ્રભુએ કરી છે તેથી ભગવત સેવા સિવાય અન્ય કોઈ સાધના એમના માટે નથી રહેતી પ્રભુ એનાથી એ જ કાર્ય તો પુષ્ટિ જીવો તો એ જ ગણાશે ને વામન અને મર્યાદા જીવ તો પછી મર્યાદા જીવ કેમ તે લોકો પણ વેદ એટલે વેદને અનુસરનારા જ છે ને તો એમાં પણ પ્રભુની ભક્તિનું તો કહેલું જ છે તો તે લોકો શું ગણાશે ગણાશે એટલે મર્યાદા જીવ ગણાશે મર્યાદા જીવ ગણાશે પણ તે વામાંશી કહેવાશે કે નહીં દક્ષિણાંશી કહેવાશે <laughs> પણ પોલિટિક્સ ની અંદર તમે લોકોએ શબ્દ સાંભળ્યા હશે અંગ્રેજીમાં લેફ્ટિસ્ટ કે છે જે લોકો ગુજરાતીમાં એને ડાબેરીઓ કે હિન્દી કે સંસ્કૃતની અંદર વામપંથી દલ એવી રીતે કહેવામાં આવે છે પણ એ ભાષામાં નિંદાત્મક છે અહીંયા નિંદાના રૂપમાં નથી સ્તુતિના રૂપમાં છે તો પછી મર્યાદામાં એટલે મર્યાદા પણ જીવો પણ પ્રભુને જ અર્ચન ને બધું કરે છે અને ઠાકોરજીનો જ ભક્તિને કરે છે તો પછી એ લોકો એવું કેમ એટલે અગર મર્યાદા જીવ પણ કોઈ ભગવત ભક્તિ કરતો હોય તો એની ક્રિયા કદાચ પુષ્ટિ ભક્તના જેવી દેખાય પણ પુષ્ટિ ભક્ત જ્યારે પ્રભુની સેવા સ્મરણાદિ કરે છે ત્યારે પ્રેમ વશ કરે છે મર્યાદા ભક્ત જ્યારે કરશે ત્યાં વખતે શાસ્ત્ર વિધિની અનુસરણ કરવાના રૂપમાં કરે એટલું એમાં અંતર છે કીધું છે એટલે કરીએ છીએ ન કીધું તો નહીં કર્યું એટલે આમાં એવું કહે છે કે પૂર્ણ ભાવ વડે જે નહીં કેવી રીતે પડે એનો મતલબ એ છે કે અગર પ્રભુના પ્રેમવશ આપણે પ્રભુ સંબંધી કાર્ય કરી રહ્યા છીએ તો એ પ્રભુની કૃપાથી જ આવ્યો પ્રેમ પ્રગટ થઈ શકે એનું પ્રમાણ છે પણ શાસ્ત્રની આજ્ઞાના પાલનના રૂપમાં આપણે કેવલ કરી રહ્યા છીએ તો પછી એ મર્યાદાનો ભાવ છે આરંભમાં તો બધાની સ્થિતિ એકસરખી જ હોય એટલે આરંભની અવસ્થામાં આનો નિર્ણય ન થઈ શકે કેમ કે એ તો નાનું બાળક હોય એને આપણે ડરાવી ધમકાવીને પણ કોઈ પણ જે આપણે કરતા હોઈએ એ કાર્યમાં જોડી દેતા પરિપક્વ થયા પછી એનો વલણ કેવું છે એના ઉપર આગળ જઈને લાંબા સમય નિશ્ચિત થાય કે ખરેખર એનો ભાવ એની સમજ કેવી છે ક્યાંની છે એ પણ અનુમાન માત્ર છે આપણે નિશ્ચિત રૂપથી તો ન કહી શકીએ લક્ષણોના આધારે આપણે એવું કહી શકીએ કે આવું છે તો કદાચ આવું હોય એટલે આપણે ત્યાં એક તો સહજ ભાવ અને આવેશ એમ પણ એને સમજાવ્યું છે કેટલીક વખતે એમ ગરમીના દિવસમાં બહાર આપણું સ્કૂટર રાખેલું હોય તપી જાય પણ જે સ્કૂટર છે એનો સ્વભાવ એટલો ગરમ નથી સૂર્યના તાપને કારણે એની અંદર એ ગરમીનો આવેશ છે એને છાયણામાં રાખી દઈએ તો એ ફરી પાછો નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી શકે છે અગર પ્રભુ સંબંધી આવેશ કે પ્રભુ વિરોધી આવેશ એ આવેશ છે કે એનો સ્વભાવ છે એનો નિર્ણય થોડો સમય માંગી લે વસ્તુ છે મહામંથમાંથી પ્રકટ થયેલા જે જીવ છે તે અને જે આગળના શ્લોકમાં કીધું કે દૈવી જીવો છે તે પોતાના કાયામાંથી પ્રગટ થયું બંને એક જ સ્પેસિફિકલી છે કે બંને એક જ લેવું કહ્યું છું આના આગલા શ્લોકમાં એવું કહ્યું કે કાયાથી પ્રગટ કર્યા અને આ શ્લોકમાં એવું કહે છે કે મમાનથી આજે છે પહેલા શું કહ્યું કે આ સમગ્ર જગત છે એ ભગવાનમાંથી જ પ્રગટ થયેલું છે સ્વાત્મના સ્વાત્મકમ જગત કોઈ વસ્તુ એવી નથી જે પ્રભુમય ન હોય ને પ્રભુમાંથી પ્રગટ ન તે પછી પુષ્ટિ સૃષ્ટિના વિષયમાં એમ કહ્યું કે તત્ર કાય ભાવ આ પુષ્ટિ પ્રભુના કાયામાંથી શ્રીઅંગમાંથી આ પુષ્ટિ સૃષ્ટિ થઈ છે તો પછી કોઈ એમ કહ્યું કે અચ્છા કાયામાં તો પ્રભુનું જે દક્ષિણ અંગ છે એ મર્યાદા છે વામ અંગ છે પુષ્ટિ છે તો તો મર્યાદા અને પુષ્ટિનો ભેદ થયો નહીં તો ઓર વધારે સ્પેસિફાઈ કરી રહ્યા છે કે નહીં આ वाम अंग પ્રગટ થયેલી સૃષ્ટિ છે यस्यायम् भगवान आत्म आत्मभावृतः सजहाति मतिम लोके वेदे च परिनिष्ठता આત્મા તરીકે ભાવિત ભગવાન જેના ઉપર કૃપા કરે છે તે ભક્ત લોક અને વેદમાં અત્યંત સ્થિર થયેલી મતિનો પણ ત્યાગ કરી દે છે આત્મા તરીકે છોડી ભગવાન જેના ઉપર હા ભગવાન જે ભગવાન જેના ઉપર કૃપા કરે છે તે ભક્ત લો ભક્ત લોક અને વેદમાં અત્યંત સ્થિર થયેલી મતીને પણ પ્રાપ્ત એટલે પ્રભુ છે તે જેના ઉપર કૃપા કરે છે તો તેની અવસ્થા એવી થઈ જાય છે કે તે સ્થિરમતી હોય છે પણ એને પણ લોકવેદમાં લોકવેદમાં જે સ્થિરમતી હોય છે તેને પણ ત્યાગી દે છે અને પ્રભુમાં લાગી જાય છે તો આમાંથી શું સમજાય એટલે આપણે લોકવેદને છોડી અને પ્રભુમાં આસક્તિ રાખવી જોઈએ આમાં બે વાત છે કે કર્તવ્ય પણ સમજાય ને તત્વ સિદ્ધાંત પણ સમજી શકાય તત્વ સિદ્ધાંત એ કે જે પોતાની મતી જેની લોકમાંથી હજી હટી નથી લોકમાં ડૂબેલી મતી વાળો છે તો એના ઉપર કોઈ પાપડોબંધ નથી થઈ કોઈની વેદમાં એવી આસક્તિ છે વૈદિક કાર્યમાં તો પણ પ્રભુની એમની પુષ્ટિ નથી થઈ એમ કહી શકાય બીજી વસ્તુ એ છે કે લોક અને વેદ કરતા ભગવત ભક્તિ શ્રેષ્ઠ છે એ વાત જો સમજાતી હોય તો આપણું કર્તવ્ય એ બને કે લોકાશક્તિ અને વેદાશક્તિ ન છોડી શકીએ તો કમસે કમ એને ઓછી કરવાનો પ્રયાસ કરીને ભગવદ આસક્તિ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ આ કર્તવ્ય છે સમજાય એ બે વસ્તુ આ જે કાર્ય છે એ બે રીતે સંભવ છે જેના ઉપર પ્રભુ કૃપા કરીને એને પોતાના અંદર પ્રેમ સિદ્ધ કરી દે એની આપોઆપ છૂટી જાય લોક વેદાશક્તિ પણ પ્રભુ એમ વિચારે છે કે નહીં કૃપા તો હું જ્યારે કરવાની હશે ત્યારે કરીશ પણ જીવાત્મા પણ પોતાના તરફથી કંઈ પ્રયત્ન કરે જેથી મને એના ઉપર કૃપા કરવાનો ઉત્સાહ આવે તો પ્રભુ આપણા પ્રયત્નની વાટ જોતા હોય જ્યારે આપણે થોડું કંઈક કરીએ ત્યારે પછી પ્રભુ કૃપા કરે તો આપણું કર્તવ્ય એ છે કે લોકાશક્તિ વેદાશક્તિને ઓછું કરવાનો શિથિલ કરવાનો પ્રયત્ન આપણો પ્રભુ જુએ તો પ્રભુને પસંદ જેમ કોઈ વ્યક્તિ એમ કહે કે આપણે ઘરની અંદર કાર્ય થઈ રહ્યું હોય કોઈ વ્યક્તિ ન કરતું હોય પછી બધા લોકો આલોચના કરે કે આ તો બેઠો હતો કંઈ કરતો નતો એ વ્યક્તિ પોતાનો બચાવમાં એમ કે તમે મને કીધું એ કે વાત તમે મને કહો નહીં તો હું કરું જ કેવી રીતે હવે સામેવાળી વ્યક્તિ શું કે છે તમારા અંદર એવી કોઈ કરવાની સત્પરતા દેખાવી જોઈએ ને તો હું તમને કહું નહી તો તમને કઈ ને પણ શું કહું ગુજરામાં કોઈ વ્યક્તિ સુતો હોય તો તાજણા કાર્ય કરી લે આવો તો એ વ્યક્તિને તો કોઈ કહેવાનું મન જ ન કરે ને કે જે વ્યક્તિ આરામમાં બેઠો હોય કે સુતો હોય આપણી સત્પરતાને જોઈને ને કોઈને કાર્ય સોંપવાની ઈચ્છા થાય સત્પરતા ન દેતા શું ન તો જીવાત્માના તરફથી સત્પરતા देखा कीजिए પછી રૂપ પાકരണ બનને വസ്തുશર્માવ નિત્ય પ્રતિবন্তુ કોઈક ના બોલાવે મોય મોયતા પછી મોય પોતે મોયની જગ્યા બોલાવનાર બોલાનાની જગ્યા અરે ભાઈ કોઈ બોલાવે છે એનો મતલબ એ છે કે એની પાસે જાઓ એમને કંઈક કાર્ય છે પછી પેલો વ્યક્તિ ધૂંધવાય એને બોલાવ્યો હોય કે આવો છો ને તેવો છો ને મોહિત શું કે છે કે અમે હાથ કીધું તો હતું એમાં તત્પરતા ન દેખાય પ્રતિ ધ્વનિ આપીને તત્પરતાપૂર્વક દોડીને સામે જઈએ તો જે સામે વ્યક્તિ કંઈક કે એવું આશય છે હમ अनुग्रहे नियोज्योतः नियोद्योतः सङ्ग्रहः श्रुतिसम्मतः महतां समयो मानं मानं महान् महान्त्रोऽत्र हरे प्रियः प्रियाः મહાંતો અત્ર महान्तो अत्र हरेः प्रियः प्रियाः ભગવત ભક્તિમાં મતિ સ્થિર થાય તે માટે લોકવેદમાં આસક્ત દૈવી જીવોને ભગવાન ભગવાનના અનુગ્રહ માર્ગ પ્રતિ પ્રેરિત કરવા જોઈએ આ પ્રકારનો લોક સંગ્રહ પણ વેદ વેદ સંમત જ છે આ આ બાબતમાં પ્રમાણ મહાપુરુષોનો સદાચાર પણ છે ભગવાનને જે પ્રિય પ્રિય છે તે જ ખરેખર મહાન છે એટલે ભગવાનમાં આપણી મતિ સ્થિર કરવા માટે એટલે ઠાકોરજીમાં આપણું ચિત્તનું પ્રવણ થઈ જાય તે માટે લોક અને વેદની જે આસક્તિ જે છે તેને ત્યાગી અને ના એટલે ભગવત ભક્તમાં ભક્તિમાં મતિ સ્થિર થાય તે માટે લોકો લોકવેદમાં આસક્ત રહેવી જોઈએ એટલે પ્રભુમાં ભક્તિ સ્થિર થાય તે માટે લોકવેદમાં જે જીવોનું મન લાગેલું છે તેને તેમાંથી હટાવી અને ભગવત ભગવાનના અનુગ્રહ એટલે ઠાકોરજીના માર્ગમાં આપણે પ્રેરિત કરવા જોઈએ એટલે ઠાકોરજીમાં મન લાગે તેવું તેમનું મન કરવું જોઈએ લોકવેદમાં તેમનું મન હોય તેમનું મન શ્રી ઠાકોરજીના અનુગ્રહ માર્ગમાં લગાડવું જોઈએ આ પ્રકારનો લોક સંગ્રહ પણ વેદ સંમત જ છે આ પ્રકારનો જે પરોપકાર છે તે પણ વેદની સહમતિ જ છે એમાં પણ એટલે એમાં વેદ સહમત છે આ બાબતમાં પ્રમાણ મહાપુરુષોનો સદાચાર પણ છે અને આ વાતમાં બધા જૂના એટલે મહાપુરુષ હોય છે તેમની પણ સહમતિ આમાં છે સદા સારો આચરણ છે એ સારો છે મુદ્દો અહીંયા એ છે કે જેનું જે થવાનું હશે તે થાય આપણે શું આપણે આપણું સાંભળીએ આપણું સાચવીએ એક એપ્રોચ છે જેમ આગળ કહ્યું ને કે પૃથ્વી જીવ છે તો એનો સ્વધર્મ ભગવત સેવા છે તો એ પોતાના સ્વધર્મમાં નિષ્ઠ થાય બીજાના ઉદ્ધાર માટેનો ઠેકો એ શું કામ તો અહીંયા એ કહી રહ્યા છે કે જેમાં એવી યોગ્યતા દેખાતી હોય અત્યંત વિપરીત લક્ષણ ન દેખાતા હોય કે વિરોધી ભાવ ન દેખાતો હોય પ્રભુથી એમને સમજ આપી અને પ્રભુ માર્ગમાં પ્રેરિત કરવા એ પણ એક જાતની પ્રભુ સેવા છે એમ સમજવું જોઈએ અને કોઈ વ્યક્તિ પૂછે કે આમાં શું પ્રમાણ તો મહાપુરુષોનું આચરણ છે તે મહાપ્રભુ મહાપુરુષો છે પોતે પણ ભગવત ભક્તિ પરાયણ હતા તેમ છતાં પણ એમણે પોતાના જે સાથી એવી જીવો હતા એમના ઉદ્ધાર માટે પ્રયત્ન કર્યા કે નહીં એ એમનું આચરણ પ્રમાણ છે સમજાય સારું અહીંયા જ રમણાવું